છે પછી જય સચ્ચિદાનંદ સાઈડમાં તું લે દે ને હા દાદાજી નમો ગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવત્સાયાણમ નમો લોય સવ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો વત્સાયાણમ નમો લોયે સવ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ પંચણ મુક્કારો સૌવપા વપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર થતાં અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને મહાત્માઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच रियल स्वरूपे भगवत स्वरूप छे जेती आखा जगत ने भगवत स्वरूपे दर्शन करू छु रियल स्वरूपे शुद्धात्मा स्वरूप छे जेथी आखा जगत ने शुद्धात्मा स्वरूपे दर्शन करू छु रियल स्वरूपे तत्व स्वरूप छे जेथी आखा आखा जगत ने। તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું જય સચ્ચિદાનંદ હે દાદા ભગવાન સત્સાધન જે છે એ સત્સાધન આ રિલેટિવ નંબર એક નંબરની ફાઇલ માટે છે આ રિલેટિવ એક નંબરની ફાઇલ આજે આપણે છીએ તે આજના પાંચમા આરાની કે કળિયુગની છે આ અને કળિયુગની છે માટે એમને ખુરશી પેલું ખેંચી લાવવાનું કહેજો પાછી તમે લાઈનમાં બેસશે બરાબર બેસો બેસો તમે બેસો લઈ લેશે ખુરશી અમને લાઈનમાં મૂકી આપો એટલે આ જે આ પૂદગલમાં આપણને જ્ઞાન પ્રાપ્તિ થયું તે પ્રાપ્તિ થયું એ તો એને આખો અક્રમ માર્ગ અને કુદરતી રચના આજે ઉદ્ભવી એના કારણે બન્યું છે આ અને પરમ આશ્ચર્યકારી આ બને નહીં એવું એટલે કાળ જ આખો આશ્ચર્યકારી કયો છે કળિયુગનો ખાસ કરીને આ કાળચક્રમાં આપણે અત્યારનો વર્તમાનમાં આવ્યો છે બધા આવે પણ જુદા જુદા પ્રકારે હોય છે પણ આજે જે આવ્યો છે તે ભૌતિક વિજ્ઞાને આટલો બધો વિકાસ કર્યો છે એમાં આવ્યો છે આ બહુ વસ્તુ સમજવાની છે નોર્મલ આવા છે એમાંય પણ હોય તો ખરું જ એનું અસરો ના કોઈને છોડે નહીં પરંતુ આજે આ બહુ સમજવા જેવું છે જેમાં માણસને સુખી થવું છે પણ બહાર બહારનું સુખ અને અંદરના સુખને છે કે નહીં એ ખબર નથી પડતી એટલું બધું ખોવાઈ ગયેલું હોય છે આજના વિજ્ઞાને આ સ્થિતિ કરી દીધી છે અને એ વિજ્ઞાન ત્યાં સુધી ગયું છે કે કુદરતની આખી વ્યવસ્થામાં સુખની શોધ માટે જે માત્ર વ્યક્તિ માત્ર મનુષ્ય માત્ર ભટક્યા કરે છે ફર્યા કરે છે અને એનું નિરંતર શોધન કર્યા કરે છે એમાં આજના કાળમાં આ કુદરતના સામ્રાજ્યમાં જ્યાં સુધી આના માટે ભૌતિક વિજ્ઞાનમાં જવું હોય તો જઈ શકાય એવું છે પરંતુ આ બધું બાહ્ય વિજ્ઞાન છે એટલે કે આજે એ બુદ્ધિ આ કાળની કળયુગની અને કળયુગની બુદ્ધિથી ગયું છે એટલે આવા કાળમાં એવો સમર્થ સાયન્ટિસ્ટ મળવો પણ બહુ મુશ્કેલ છે અને સમર્થ સાયન્ટિસ્ટ હોય તે સમજી જ જાય કે આ માથા અમે ગયા હતા ખરા કુદરતને સમજવા માટે પરંતુ જે જેટલી મર્યાદામાં સમજવાનું તે કરતાં ઓરંગી ગઈ આ મર્યાદા ત્યારે એ સાયન્ટિસ્ટ બાજુએ બેસી જશે પણ એ બેસે તો એનો ભય ને એનો મતલબ બધા જ મળે બધા જ મળે એને તો તું નહીં તારો ભાઈ એટલે બધી રીતે આ કાળનું આટલું વસમો છે એટલે આપણે આજ્ઞાધર્મ સ્વરૂપ પુરુષાર્થને પામ્યા છીએ અને આજ્ઞાધર્મી પુરુષાર્થમાં આપણે આજ્ઞાધર્મે કરીને આપણા જીવનમાં આપણે જ આપણને સમજાતા જઈએ સારી રીતે કે આ રિલેટિવ ફાઇલ તે ખોવાઈ ગયેલો જે હું તે મારી પ્રત્યક્ષ થઈ જાય તારે જ હવે મને ઠરવું નહીં તો ઠરી શકાય નહીં મારાથી એટલે ખોવાઈ ગયેલું મારી પ્રત્યક્ષ થાય એ હું અને હું થઈ અસલ સ્વરૂપ છું એ બે પેરેલલ થઈ જાય એટલે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બહુ સુંદર રીતે આપણને વ્યવહારમાં ત્યાં થયા પછી બહુ સહેજા સહેજ જાય બધું સમૂહસૂત્રું જાય બધું જ એના માટે આ સત્સાધનો છે એટલે આ સમજથી અને ઉપયોગપૂર્વક તે વખત ઉપયોગ ગોઠવાઈ જવો જોઈએ આપણો કે આ ફાઇલ કરે છે હું એનો જોનાર જાણનાર છું ચલાવા દો એ દાદા હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય જય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ એટલે આપણે આ નવ કલમો છે નવ કલમોનું આ પહેલાં પહેલી ક્રક્ષ મુખ્ય કલમ છે અને એમાં બોલશો નહીં તમે બધા જો અમે બોલીએ હે દાદા ભગવાન એટલે આપણી ફાઇલ જ આપણને દાદા ભગવાનને એટલા લઘુત્તમ ભાવે જાણે બચ્ચું માને કરગડતું હોય એવી રીતે બોલવાનું હા એને હટ કરી હોય જોઈતું હોય અને મા જાણે છે કે આના હિતનું નથી છતાં માને બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કરે પણ હજુ આપણે ફાઇલ નંબરે કેટલી સમજી બેઠા છીએ આપણે સમજવાનું છે દાદા ભગવાન બધાને મળ્યા છે હં અને ના મળ્યા હોય જો એની બુદ્ધિ એનું પુણ્ય હોય સરખી કામ કરે તો એ પામી જાય આજે તો એટલે દાદાએ કહ્યું આ નવ આ સત્સાધનમાં નર્યું જ્ઞાન જ પડ્યું છે નર્યું જ્ઞાન અને નવ કલમો તો બધા આખત બધાનો બધો રાજા બીજી બધી રીતે બધી કલમો એ છે શું બહુ વિજ્ઞાન પડ્યું છે ગજબનું એટલે હે દાદા ભગવાન મેં કહ્યું તમારે બોલવાનું નથી હું આ પહેલી કલમ બોલી જાઉં છું એટલે આ ફાઇલ કનુભાઈ કેવી રીતે બોલે છે દાદા આગળ આ વાત કરું છું હમ અંદર આપણો ઉપયોગ ગોઠવેલો જ હોય હે દાદા ભગવાન શું આગળ છે મને કોઈ મને મને બોલીએ એટલે તરત જ આપણે આવવું જ જોઈએ એટલે કે આજે હું પામેલો આજે ભાનમાં આવેલો છું તે કોઈ પણ દેહધારી જીવાત્માનો એટલે કે આ શરીરે કરીને બધાની જોડે છું છતાં પણ કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય એ બોલતી જ વખતે આપણે હોવું જોઈએ કે આપણે કોણ હતા ને આજે શું છીએ ને આજે આની પાસે હું કરાવડાવીએ છીએ ન દુભાવાય આ બધા ધંધામાં પડેલા આપણે કે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી આ મુખ્ય વસ્તુ ત્રણ છે સાધનો તે આપણા સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો આવું કહ્યું છે દાદા ભગવાને પોતે પોતાની રીતે આ ત્રણેય ક્ષેત્રે જે આખું જીવન ગયું અને વણાઈ ગયું એમને અને વણાઈ અને જ્ઞાન સ્વરૂપે આખું થયું બેસી જાઓ બધા હવે હવે આ ચાલુ થયું છે ને એટલે બધા પોતપોતાની જગ્યાને બેસી જવાનું આવે તેમાં આ ઉપયોગપૂર્વક બોલીએ ને તારા એક નંબરની ફાઇલમાં આપણું ભાન સ્વરૂપ જે છે એ ભાન સ્વરૂપ આપણને યથાર્થપણે ભાનમાં આવીને પણ યથાર્થપણે કહું છું આ બધા સ્ટેજીસ છે આમાં કુદમ કુદી ચાલે એવું નથી કોઈનું જરાય ચાલુ વિજ્ઞાન બહુ ગમ્યું જ્ઞાનની વાતો બહુ ગમી શબ્દો બહુ ગમે બધું જ કર્યું પણ આ નહીં ચાલે એટલે લેવું પડશે એ તો મન વચન કાને છૂટી કરવાની દાદાએ તો અમુક છોટા છોડાયા આપણને એનાથી પણ હવે તમારે એનાથી તમે છૂટી જાઓ એવી રીતે આવી રીતે જીવી જાઓ તમે એવું કહ્યું છે એટલા માટે એને તૈયાર કરાવવા માટે આપણે આપણે જ અંદર એને કહેવું પડે કનુભાઈ ચલ બાપ હવે આજે દાદા જેવા દાદા પરમાત્મા સાક્ષાત મળ્યા છતાં પણ તું એટલે મારે મારી રીતે કહેવું પડે જેને જે રીતે જે કષ્ટમાં તે સમજી લેવાનું સમજાયું ને તે હજુ તું સમજ્યો નહીં દાદાને આ એટલે દાદા જે સત્સાધન જેમના જીવનના હતા તે આપ્યા અને એમાંથી આ પ્રમાણે થયા અને આખી દ્રષ્ટિ નિર્દોષ કરી નાખી એટલે આખો વ્યવહાર જ એમનો શુદ્ધ થઈ ગયો એવી રીતે જીવ્યા અને બહાર જુએ તો વ્યવહારથી એમના જેવા સગા વાલા કુટુંબ બધા હોય ને પ્રસંગમાં હોય બધી રીતે અને એમાં તો હોય જ બધાને ગમવા ના ગમવા પણ કે એટલે દાદાએ ત્યાં સુધી કહ્યું કે આ એમ પટેલ હું મારાથી ના કહી શકાય કે આ એમ પટેલ બધાને ગમે બધા જ એને કરે સ્વીકારે ત્યારે આ તો ગયા પછી આવે કુટુંબના હોય બહારના બધાને થયું બાકી હાજરીમાં તો કંઈનું કંઈ હોય જ અને જેમાંય નજીકના સંબંધો જેમ જ વધારે હોય ચીકણું બધું કહેવાય છે ને એમાં કુટુંબ આવી ગયું કુટુંબ કારણ કે વડીલ ના હોય એ તો હવે આપણે ના આવીએ કદાચ પણ આપણે કક્ષામાં બધું સમજી લેવું પડશે ઉપયોગથી આ બહુ સમજવાનું છે આપણે જોડે જોડે રહેલા બ્લડ રિલેશન હં અને પાણી કરતાં લોહી જાડું છે એવું કહે છે કંઈક આ લોકો બધા એ સાથી કે મને સમજ નથી પડતી પાણી કરતાં લોહી જાડું છે તમારે અમેરિકનોને મારે ગુજરાતીમાં કહેવું પડશે ને બધા એને <laughs> હા પણ આજે આખા દુનિયામાં બોલે છે કે બ્લડ ઇઝ થીકર દેન વોટર એટલે આપણે તો આવું જ કહેવાય ને બીજું શું કહીએ હા અને બીજા બધા લોહી છે આપણા દૂરના કુટુંબના છતાંય એમાં ખરું ખરું પાછું કારણ કે જાડું એક જ પ્રકારનું નથી હોતું એની શરૂઆત માંડીને બધી છેક સુધી હોય તો જોડે જોડે બધા ચીકણું હોય ખાસ કરીને પપ્પા મમ્મી છોકરાઓ બહેનો ભાઈઓ સમજ્યા અને પછી કાકાઓને ફુવાન ફૈયોને મામાને માસા બધા આવે પણ આટલા તો સાચા જ <laughs> અને પાછા એના છૈયા છોકરા બધા આપણા બધા બધા જ આવે આ તો આની વાત છે આ તો ખ્યાલ આવ્યો હા અને કુટુંબ સુધી એક્શન થવાનું જ છે કારણ કે એ જ કુટુંબમાં બધા લગ્ન બધા વ્યવહાર બધામાંથી આવ્યા છીએ આપણે એ છોડે નહીં સમજાયું આપણે કોઈને એક્સેપ્ટ આપણને બધા કરે એવી રીતે જીવવાનું નથી પરંતુ આપણને બધા એક્સેપ્ટ થતા જતા જાય શું કહ્યું બધા એ ખાસ કરીને ત્યાં નજીકના બહુ બહુ નજીકના આપણને કોઈ નરમ કુટુંબમાં મળ્યો હોય કોઈ ગરમ મળ્યો હોય બધી જાતનું હોઈ શકે છે ને કે ના હોય અને બહારથી દેખાડામાં જ ના આપવા દેવું પડે ને અરે ભાઈ તમારે જ્યારે ખુરશી જોવા તો લઈ લેજો પોતપોતાની રીતે જેને અનુકૂળ તો આવી રીતે છે એટલે પહેલું કલમ હું બોલ્યો આવી બધી કલમ બોલી જાઓ ઉપયોગ રાખજો બધા ફરતી બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એટલે આમાં એક એક શબ્દ આવે છે શબ્દને પણ કેવી રીતે ગૂંઠવણ કરવાનું બોલવા બહુ જરૂરનું છે ઉપયોગ કેવી રીતે ફરે બધો અંદર આપણી અંદર બહુ જરૂરનું એટલે જ મેં કહ્યું બોલે હે દાદા ભગવાન <laughs> હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન મુદાય આવું બોલતી વખતે આ ત્રણેયોમાં આપણો ઉપયોગ હોવો જોઈએ જે આપણા ભાનપણામાં સભાનપણું સરખું રાખે હવે સમજાય છે હા દાદા કહેતા એટલા માટે કંઈક સત્સંગ કરો તે હરખી રીતે છે ને હોય બોલ આજે બોલવું કોને હાથમાં હોય બોલવું એટલે શું પેલું સમજાય ને હમ એના સંયમ પરિણામ કેટલા આવ્યા હોય તારે આ બને એમ ના બને આ હા બધા જોજો બધા એટલે દરેક પોતે પોતાની રીતે કરી નાખવાનું અને એકલા પડ્યા હોય તો આપણે રૂમમાં કરતા હોય કોણ આપણને હસવાનું છે આપણા ઉપર તો એટલે પહેલું એવી રીતે કરવું પડે પછી જરા ખુલ્લું રાખવું પડે બહારનું ફરે બેન જોતી હોય કે બેનને ભાઈ જોતા હોય હા પછી તો રે બોલાય અને પછી અડતા બરતા કરે ને તો બધા છોકરા જાણે ને બધા જાણે ખબર પડે એ તો આ તો બધું છે તો ખરું જ ને એટલે વિજ્ઞાન કંઈ આખું આખું આમ એવું નથી આ એટલે અમેરિકાના મહાત્માઓને દાદાએ બહુ વખાણ્યા છે એટલા માટે આટલી વાત કરીએ છીએ આ સ્પેશિયલ તમારી આજે કીર્તન ભક્તિ છે દેવચંદભાઈ તમે ગોઠવી હતી કોને ગોઠવી વસંતભાઈએ કઈ સાહેબ કઈ ખોખ ખંતે ગયા તારું કઈ ખંતે ગઈ પણ અડધી નીચે બેઠી છું ઠરી જઈશ હા અને આ તો આયર્ન સ્ટીલની નરવાળા પાછા ચોવીસ કલાક ખડીને એક કીર્તન ભક્તિ એમને છોડી નથી આ લોકોએ અમેરિકામાં આટલું આટલું થયું છે પણ ના ચલો એના બધા કહે છે હજાર માઇલ બારસો માઇલ બારસો માઇલ કેટલું અહીંથી મામાના ઘર જેટલું કહે છે આટલું જ કહે પાછા મામાનું ઘર બહુ કેટલું આઘું કેટલું બોય હા દીવો તો બરે ને પાછું દેખો અમદાવાદમાં તો અરે અમેરિકામાં ગોઠવા તો મોટું આશ્ચર્ય થયેલું છે ત્યાં થવું મુશ્કેલ છે આજે કેટલામું વરસ હતું કેટલામાં વરસથી અમેરિકાની વાત કરીએ છીએ એટી નાઇન એટલે અગિયાર તે ચોવીસ વર્ષ તો થયા ચોવીસ પચીસ વર્ષ હા તો પછી અહીંયા વધારે થયા ઇન્ડિયામાં કારણ કે દાદાની હાજરીમાં જ એમને કરાવી દીધી એમની હાજરીમાં જ છેલ્લે મહેતા સાહેબની શરૂઆત ઘરથી થઈ એ વાત છે ચાલો હવે બસ આપણે આપણે હવે તમે ઉપયોગપૂર્વક બોલો ને ઉપયોગપૂર્વક રહો બધા જ હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય પ્રમાણ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ અવણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો ન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ક્યારેય પણ ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારેય પણ કઠોર ભાષા કઠોર ભાષા તંતિલી ભાષા તંતિલી ભાષા ન બોલાય ન બોલાય ન બોલાવાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય કે वा प्रत्यय न अनुमोदा એવી પરમ શક્તિ આપો બોલાવો વા કહેવાનું હું ચાલો ચાલો કોઈ કઠોર ભાષા કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા બોલે તો તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો પરમ શક્તિઓ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ઈચ્છાઓ ચેષ્ટાઓ ચેષ્ટાઓ વિચાર સંબંધી દોષો વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય થાય એ કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ હોボルણવાદ અપરાધ અપરાધ ઓ વિનય ઓ વિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવ કે કર્તા પ્રત્યે ન અનુમોદાય કે કર્તા વૃત્તિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે જાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનો મને જગત કલ્યાણ કરવાનો निमित्त बनवानी निमित्त बनवानी परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जय सच्चिदानंद जय कौन बोल से हाँ। हे अंतर्यामी परमात्मा હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ તેમજ મારામાં પણ બિરાજેલા છો બિરાજેલા છો આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે તેજ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને કરીને મેં જે જે દોષો કર્યા છે જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ તન્મયાકાર આ સત્સાધનો છે ને જે અસલ રીતે નીકળ્યા છે એમાં એક અક્ષર કે શબ્દ ફેરફાર ન કરાય તો ઉત્તમ છે અને એ સુંદર રીતે કામ કર્યા કરશે એટલું તો રાખવું જ આપણે મહાત્માઓ છે ને આટલો બધો સમય છે બધાને સમજ ખીલી છે બધું જ છે એટલા માટે આ તો અમે કદાચ બોલાઈએ તો બધા સંજોગો એ બધું વસ્તુઓ છે એટલે આ શરૂઆત છે આ તો આ શરૂઆત છે આપણી એક નંબરની ફાઇલને માટે એનો વ્યવહાર જરા ચોખ્ખો થાય એના માટેનો ઉપયોગપૂર્વક અને એ જ રીતે ઉપયોગપૂર્વક બોલશો તો કંઈ વાંધો નહીં આવે અને અમે કહ્યું છે બધું એને આગળની પ્રગતિઓ છે બધી એટલે કોઈ વખત અમે આ શુદ્ધાત્માની પ્રાર્થના બોલાવીએ ને થોડી વિસ્તારથી થાય પણ જેને જેમ ગોઠવા એમ કરી શકે પણ એ તો દરેકને વ્યક્તિગત છે મૂળ આ જ વસ્તુ છે આટલું ખ્યાલ રાખજો હવે હે હા હવે આપણે સર્વસ્વથી બધું બધા ચાલુ કરો અને આરતીઓ થઈ ગયા પછી કીર્તન ભક્તિ ચાલુ થશે હમ અને વસંતભાઈ હા તમે કન્ટિન્યુઅસ બેસવાના છો અચ્છા એટલે આપણે કીર્તન ભક્તિ થાય એટલે આજે અમારો ભાવ એવો હતો કે આજે આવી આજે આ નવું વર્ષ ચાલુ થયું છે ઇંગ્લિશ કેલેન્ડરનું અને મહાત્માઓની સુંદર આવું ગોઠવાયું છે પ્રકાશભાઈ કંઈ ગયા આ બેઠા છે ને હા હા ના આ આ પ્રકાશ ના નામ તો એકબીજાને એનો પ્રોપર્ટી રાઇટ નથી હા એટલે એટલે રાખી શકે બધા હે ના કંઈ વાંધો નહીં એટલે અમે આ બધું આરતી બધું થઈ જશે અમારો ભાવ છે એટલે અમે પણ અમારા ભાવ માટે અમારે હવારાત તો કર્યો ને અમારો હવારાત તો ખરો ને કનુભાઈનો હમ હા કનુભાઈને દાદા હાજર હતા પ્રત્યક્ષ હતા આટલા નજીક પણ એને ના આવડ્યું કારણ કે એવું બધું ક્યાંથી એટલે એવું ઠેકાણા વગરનો દાદાએ નપાસ જ કરેલો પરંતુ સમજ્યા ત્યારથી હવાર કરીએ શું કરીએ એટલે આવ્યા છીએ આજે અને કલાક બહુ સારી રીતે અમારે બેસીશું અને આપતા પુત્ર હું આપને સૂચન કરીશ આ કીર્તન ભક્તિ અને વિસનભાઈ ત્યાં છે તો અમેરિકાનાઓ જે થોડા આવ્યા છે સમજીને કરે તો બસ જ્યારે કીર્તન ભક્તિ કરો અમેરિકામાં બહુ મહાત્માઓ નથી હોતા પરંતુ ચોવીસ કલાકની અખંડ કીર્તન ભક્તિ થાય છે તો કલાક કલાક જે પકડી શકતા હોય એવા અને સરખી રીતે બધી જ રીતે બધો થોડો એ થાય એવું નીચે થયા કરે એવા ચોવીસ હોય તો બહુ ઉત્તમ છે અને ચોવીસમાં જેને જોડાવવું હોય તે વારાફરતી કામ આપે એ અથવા તો દસ વધારે સંખ્યા હોય તો એટલીસ્ટ દસ મિનિટ તો આપવી જ પડે બધાને ખરું તો બધાને લાભ થશે કોઈ કોઈક ના ફાવતો બધા પછી આગળથી કરવું પડે ચારણું એટલે આનો લાભ યથાર્થ મળે એમ મારું કેવું છે યથાર્થ મળે હમ એ બધું કેવું છે કે કંઈક વોલેન્ટિયર હોય એ બધું તપાસ કરીને બધું તપાસ કરે એ બધાનું કામ છે આપતા પુત્રો કંઈ આ બધું કામ ના કરે એ સંઘનું કામ છે સંઘને બધી ગોઠવણી કેવી રીતે કરવી તેની વાત છે આ હમ દરેક સેન્ટરે આવું હોવું ઘટે દિલીપ એટલે તમારો ધંધો આવે તમારે બહુ બોજો નથી રહ્યો ફરફર કરીને બધું કરવું પડે અને પેલો હર્ષદ બેઠા છે એને કહેવું પડે કે તારા ગુજરાતમાં હું તો આપણે તામિલિયન કહેવાઉં એટલે મારાથી દવાય નહીં હું તો સાઉથ ઇન્ડિયાનો એટલે તું ગુજરાતનો છું તો તું ગુજરાતનું કર હું મારું એ બાજુનું કરીશ હા તામિલિયનથી ગુજરાતમાં જલ્દી ના જવાય ને દિલ્હી જલ્દી જવાય છે દિલ્હી તો પહેલાં પહેલાં પહોંચી જાય છે લોકો એટલે માટે હવે આપણે ચાલુ કરે છે સર્વસ્વથી અને ચાલુ કરો બધું આપણે ચાલો સર્વ સર્વસ્વયમારો અર્પણ સાથે છે ભગવાન ધાર્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરા ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવ જ્ઞાનામૃતના મોતી ચુગે હંસામાન સરોવરમાં સત્યમ શિવમ ને સુંદરમની આ ચક્ષુની જ્યોતિમાં સર્વ સ્વયમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઉરજ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વ સ્વયમારું અરપણ છે ભગવાન શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા ઉષા કેવાયદ ભૂત છે નિયમમાં ભરતી લોટ મન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અર્પણ છે ભગવાન ચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ યાતમ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવંદમાં સર્વસ્વય મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂળ આત્માનો ઉધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે અપૂર્વ ગોચર ને ઉલ્લસિત જડ જ્યોતિ તન મનમાં સર્વસ્વયમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણડીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉગાડે છે પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વ સ્વયમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં દેવોને આવાહન અંધારા કોટી ના પડસાઠમાં ઉલે જશે ટંકોત્કીર્ણ જ્ઞાનય વેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો શામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીરતં કરો સાંભળ ના સુચરણો મહી આતમ સાતા પામસે દાવા નડની જ્વાળા મહી બ્રહ્મ પાતાળી જરણ કરુણા ભર્યા જડસી તડ છંટકારશે અમૃતવાણી ભગવાનની જડસી તડ ઠારશે ચરમ જોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓ રીમ દાદા ભગવાન સર્વજ્ઞ શરણ સૌ પ્રથમ સિમંદર સ્વામી પ્રભુની આરતી થશે ત્યારબાદ દાદા ભગવાનની નિમંત્રકો ઉતારશે બાકીના બધા આપણે બેઠા બેઠા ભાવ આરતી કરવાની છે આપતા પુત્રો આપને એક વિનંતી અને વડીલો કે જે આપણા બધા વ્યવહારમાં હોય તે ક્યારેય પણ સત્સંગનો પ્રસંગ આવે અને અમને સ્થાન આપો છો બેઠકનું અને આપતા પુત્રો હોય છે સાથે દાદા ભગવાનની આપતી કરીએ દીવો કરીએ અને બધું કરીએ ને તારે બહુ અપેક્ષા નહીં રાખવી કે આ બેસો અને બધા આ ભાવ થાય તે ભાવથી કરે બધા આટલું જરા સમજ આપશો તો બહુ સારું હા આપને ખ્યાલ નથી આવતો કે અમે અમે કેવી સ્થિતિમાં હોઈએ તે વખતે ખ્યાલ આવ્યો ને અમારે અમારા ઉપયોગપૂર્વક ગમે તે ગમે તે બેઠા હોય તો હું એમ નથી કહેતો કે એટલો બધો તૈયાર થઈ ગયો છું પરંતુ એ હોય છે જ એટલે મારે ખાસ આ કહેવાનું જે આપણા ખાસ કાર્યકર્તાઓને જે સંભાળનારા હોય તે અને આપ અંદર આપણે બધા સમજી સમજી લઈએ બહુ સારું કહેવાય આપને દીપક આનંદજી કહીએ અમે હા એટલે આપ કરો હવે આરતી બધા આપણે તમે જે નિમંત્રકો છે બધા લઈ લો મારા વારાફરતી લેતા રહેજો અને બધા ભાવપૂર્વક બધા ઉપયોગપૂર્વક ગોઠવો જ્યાં બેઠા છીએ ત્યાં હા અને ભાવપૂર્વક છેલ્લે સિમંદર સ્વામીના ચરણમાં બોલાય છે ને લાઈનો તે પણ ભાવપૂર્વક પોતે અંદર બધું જ કરી લઈએ આપણે આપણે શરીર તો કોઈ દિવસ નમ્યું નથી એટલે આપણને એમ હું તો એટલું જ સમજું છું કે દાદાએ નમતા શીખવાડ્યા આપણને શરીરથી પરંતુ આપણું ખરી રીતે આપણી વ્યવહાર દિલમાં એટલી થઈ જવી જોઈએ દરમાં એટલે હૃદયમાં એ નમેલું જ હોય કારણ કે આ શરીર તો શરીરનું કામ કર્યા વગર રહેશે નહીં આટલી જ વાત છે મારી બધા ખ્યાલ આવ્યો તમને થોડું ઘણું હા બેસો જય સચ્ચિદાનંદ આ અદ્ભુત એટલું બધું આશ્ચર્ય પરમ આશ્ચર્ય પ્રગટ થયું છે એટલે આપણે જે લૌકિકમાંથી ચાલ્યા આવ્યા છે ને એ લૌકિક તો દરેકના શરીર થયા કરશે પરંતુ ના થાય ને આપણે આવું પરમ વિનય પરમ જેવું થશે ને આજે પણ કોઈ પણ ગમે તેવું હોય ને હજાર બે હજાર પાંચ હજારની સંખ્યા હશે જુએ બધા ખુશ થઈ જાય છે એટલું આ કોઈ છે કારણ કે આ લૌકિકમાં બની શકે જ નહીં ગમે તેવું ગમે તો એટલું હોય લાખ ભેગા કરે ને પણ આ નહીં બને શું એ વસ્તુ જુદી વસ્તુ છે આ પણ આ વાત છે એટલા માટે હું કહું છું એટલે બસ હવે મારે જરૂર નથી હાલ લાઈ પગ પર નાખી રાખ બસ ખાલી પગ પર બહુ થઈ ગયો હા બીજું કશું નહીં મને આ જ વધારે ભારે પડે છે મને નીચે હાડ જોઈએ ને જરાક એટલે કહું છું બસ બસ આમ રાખો ને લઈ જોઈએ લઈ લઈશું હવે આપણે ચાલો આપણે પહેલી આરતી સિમંદર સ્વામી બહુ સુંદર ઉપયોગ પૂરો કરો દાદા ભગવાને પ્રત્યક્ષ આપણી પ્રાર્થના બોલી પહેલાં બોલાવી લો સુંદર રીતે અને એ ઉપયોગથી આપણે સિમંદર સ્વામી ભગવાન અહીંયા બેઠા બેઠા મહાવિદ્ય ક્ષેત્રમાં છે છતાં પણ આપણે દર્શન કરીએ છીએ ચાલો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિસરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય સિમંદર સ્વામી પ્રભુતિરથ કર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરત રૂ જયસી મંધર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્ર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર જય સિમંદર સ્વામી પર સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષસેવે જય સિમંધર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેતી પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણ બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આ આશ્રિત જ્ઞાની થઈ જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીરતંકર ભાવી સ્વામી તીરતા કરબાવી સ્વામી સતા દાદા કને સ્વામી સતા દાદા કને ભરત કલ્યાણ કરે જય સિમંધર સ્વામી પંચમી આરતી સ્વામી કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક ખોડે જે માથું ધાડી નમશે સ્વામી માથું ધાડી નમશે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય હે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંધર સ્વામી જય સિમંધર સ્વામી જય સિમંધર સ્વામી ઓહો સ્વામી સિમ અને બરોબર એ જ પ્રમાણે બધે જ થઈ જાય ના હોય તો પણ બનતા સુધી જ હોય છે જ ભારતમાં તો હવે આ આરતી સિમંદર સ્વામી છે ને આમ આપીએ એટલે ખાલી એમને જ આપવાની હોય છે લેવાની નહીં આટલું કરી મૂકી દેજો ત્યાં ત્યાં એટલે મળી જ જાય છે આપણે આપીએ એ આપણો પરમ વિનય સૂચવે છે એટલે સિમંદર સ્વામી આગળ પછી રાખી દેવાની મતલબ આ કરે છે પછી હવે દાદાની આપેલું તમે બોલ્યા ને એ પછી નથી હોતું આજે બોલાવા છે જ પ્રમાણે રાખજો બધા સમજી લેજો હા પર થશે બધા ચાલો વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવટાડે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આર્ત અપધ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો દાદા કે રોજ જગ પ્રકાશ માન કરે દાદા જગ પ્રકાશ માન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર જય દાદા ભગવાન બિયેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે દાદા ત્રિવિધતા પટાડે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જયદા દા ભગવાન બીજી આ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોષાય ના પોષાય જગે પોષાય ના પોષાય જગે ક્રિયામાં કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવડ જ્ઞાન પામે દાદા કેવડ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અડીઠ તપ કરે દાદા અડીઠ તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે જય દા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ ભાવ વાવે તીરતન કર પદ પામી તીરતન કર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવડ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એ કૃપા અમી દ્રષ્ટિ એક કૃપા અમી દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવડ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાયમી દ્રષ્ટિ એક કૃપાયમી દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગ મેં ईश्वर भगवान ज्ञानाञ्जन हे परमानन्दम हे दादा जय शत चित आनन्द नीर જન સિદ્ધ અરિહંતાણમ હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ मुखमुद्रा मनहरजन वल्लभ मुरली मनोहर ज्ञानशुधामृत બાયાંતર નીરગ્રંથિ સમરસ દશાય હો વિતરાગયનુપમ આત્મા નંદી પુષ્ટિવચન બળ નિષ્કામી કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દીવો જ્યોતિ જડહડ જગયા ખાનું તાળો દડ દડ પ્રગટ દીવો આ જ્યોતિ જડ હડ જગયા ખાનો ટાળો દડ દડ નીરબે દિયા અબુધ પડ छन्द अनन्त गुण जय सचिदानन्द करुणासागर हे परमात्म મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર જતાએ અશરીર ભાવે શરીર જતાએ શરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવલોકનો રાજી પોજ્ઞાની પર તેથી જ મહાત્માઓ ફરી શકે નિડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસય આવે ત્યારે દાદાજી દરે છે બેઉ હાથો મોકલે છે લશ્કર આંખું મોક્ષદાન સાથે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સ્થાપો અમૂર્તા મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થો અમૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થો આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો દાદા દાદા બોલતા નતા કહું દાદા દાદા બોલતા નતા કહું દાદા દાદા બોલતા નતા કહું દાદા દાદા બોલતા નતા કહું દાદા દાદા દાદા દાદા બોલતા નતા કહું દાદા દાદા દાદા દાદા બોલતા નતા કહું દાદા દાદા બોલતા ન થાકું વિધિ બોલાવી લે દાદા વિધિ બોલાવી લે હા વિધિ બોલાવી લેવાની હા બંધ કરીને બોલજો આપણે હવે હા ચલો કઈ નહીં હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન હે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન હે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુદાદાજી हे सर्वे शासन रक्षक देव देवियो हे सर्व शासक रक्षक देव देवियो अमो ने शुद्ध उपयोग पूर्वक दादा भगवान ना असीम जय जयकार होनी दादा भगवान ना असीम जय जयकार होनी चौबीस कलाकनी સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ બોલવાની સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ બોલવાની કીર્તન ભક્તિમાં બેસવાની કીર્તન ભક્તિમાં બેસવાની અને તે રૂપ થવાની અને તે રૂપ થવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો हूँ भाव कर्म द्रव्य कर्म नो कर्म हूँ भाव कर्म द्रव्य कर्म नो कर्म हूँ मन वचन काया मन वचन काया भाव कर्म द्रव्य कर्म नो कर्म मन कर्म द्रव्य कर्म नो कर्म मारा तथा मारा नामनी सर्व माया नाम तथा नामना मावनी सर्व माया આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના પ્રગટ પરમાત્મા સ્વરૂપના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના નરસિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાન રાધા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના પશ્ચિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જય દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હે દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હું અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકારો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકારો અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો તા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो